प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये लीलाक्षीराब्धिशायनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ પંચધારદય મમ બીજો પ્રસંગ કરો જી જય છે વાર્તા પ્રસંગ બે ઓર એક સમય ઉત્સવ કે દિન વૈષ્ણવ મહાપ્રસાદ લેત હતે એટલે વખત ઉત્સવના દિવસે વૈષ્ણવ મહાપ્રસાદ લેતા હતા બીજો અનસખડી પરોસતી હતી એટલે બીજો અનસખડી પરોસતી બીજો કે મને ય મનોરથ ભય ભયો जो सगरे वैष्णव की मंडली बैठी હોય और मैं સખરી મહાપ્રસાદ પરોસો એટલે બિરજોને એવું એવું મનમાં મનોરથ થયો કે બધા વૈષ્ણવ મંડળીમાં બેસ્યા અને હું સખરી મહાપ્રસાદ પરોશું પાછળ બી સખડી એટલે જે હા ચલો આગળ કરો पाछे बीरजो ने कृष्ण भट्ट सो करी मेरे मन में यह मनोरथ भयो है जो सगरे गाम गाम के वैष्णव बुलाए सकड़ी महाप्रसाद में अपने हाथ से सगरे वैष्णव को પરોશું એટલે બીરજો કૃષ્ણ ભટ્ટે ભટ્ટને કીધું કે મારા મનમાં એવો મનોરથ છે કે બધા ગામ ગામ ના વૈષ્ણવને બોલાવીને સખડીમાં પ્રસાદ પોતાના હાથથી પરું છું તબ કૃષ્ણ ભટ્ટ કહે ય મનોરથ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે ભક્તિ ભક્ષો સિદ્ધ હોય પછી કૃષ્ણ ભટ્ટે કીધું કે આ મનોરથ તો શ્રી ગુસાઈજી આજ્ઞા કરે તો સારી સારા ભાવથી સિદ્ધ થાય સો સગરે વૈષ્ણવ કો સમાજ સહિત શ્રી ગુસાઈજી પાસેથી ગોકુલ જઈ એટલે બધા વૈષ્ણવને સાથે શ્રી ગુસાઈજી પાસે ગોકુલ ગયા તબ આપ કહે શોક હોય એટલે એ શ્રી ગુસાઈજી કે કરીએ પરંતુ ય મનોરથ મનોરથ દ્રવ્ય સાધ્ય એટલે આ મનોરથમાં બહુ બધું દ્રવ્ય લાગશે તો બિરજા એ માવજી પટેલ શું કહી તો મેરે ય મનોરથ है सो तुम પૂરણ કરો એટલે બિરજા માવજી પટેલને આવીને કીધું કે મારો આ મનોરથ છે તમે પૂરો કરો સગરે વૈષ્ણવન કો મહાપ્રસાદ લેવાઓ अपने हाथ સો એટલે બધા વૈષ્ણવને પોતાના હાથથી મહાપ્રસાદ લેવાનો सो मैं कृष्ण भट्ट से पूछी તબ કૃષ્ણ ભટ્ટ કહે દ્રવ્ય સાધ્ય હે એટલે મેં કૃષ્ણ ભટ્ટ થી પૂછેલું તો કૃષ્ણ ભટ્ટ કીધેલું કે દ્રવ્ય જોઈશે વૈષ્ણવ કો શ્રી ગોકુલ લઈ જઈ એટલે વૈષ્ણવ ને શ્રી ગોકુલ લઈ જાઓ તબ માવજી પટેલ ને કહી મો પાસ લક્ષ્ય મોહર હે એટલે માવજી પટેલે કીધું કે મારી પાસે લાખ મોહર જો ઇતને મેં કામ હોય તો સુખેન કૃષ્ણ પૂછી કે મનોરથ કરો એટલે આટલા જો આટલામાં કામ થતું હોય તો કૃષ્ણ ભટ્ટને પૂછીને મનોરથ કરો तब बिरजो कृष्ण भट्ट पास आई गई લક્ષ્ય મોહરે ઇતને મનોરથ પૂરણ હોય તો એટલે બિરજો કૃષ્ણ ભટ્ટ ની પાસે આવીને કીધું એ એક લાખ મોહર છે એમાંથી મનોરથ પૂરો પૂરો થાય તો સારું તબ કૃષ્ણભટ્ટ તબ ને કહી અવશ્ય તમારો મનોરથ પ્રભુ પૂરણ કરે એટલે કૃષ્ણભટ્ટે કીધું કે અવશ્ય તમારો મનોરથ પ્રભુ પૂરો કરશે તો બીજો આઈ માવજી પટેલ જો કહી કૃષ્ણ કૃષ્ણભટ્ટને કહી હે ઇતને મેં મનોરથ પૂરણ હોય એટલે બિરજુએ આવીને માવજી પટેલને કીધું કે કૃષ્ણ ભટ્ટે એવું કીધું છે કે આટલામાં મનોરથ પૂરો થઈ જશે તો માવજી દ્રવ્ય ભેલો કરી લક્ષ મોહર બીરજો કોપ દિયો એટલે માવજીએ માવજી પટેલે બધો દ્રવ્ય ભેગો કરીને એક લાખ મોહર ના આપી તો બિરજો લક્ષ્ય મોહર કૃષ્ણ ભટ્ટ કે આગે ધરી વિનતી કરી अब तुम्हारे है મેરો મનોરથ પૂરણ કરો એટલે બિરજો એ લાખ મોહર લઈને કૃષ્ણ ભટ્ટની આગળ આવીને એમને આપ્યા અને કીધું વિનંતી કરી કે હવે તમારા હાથમાં જ છે તમે મારો મનોરથ પૂરો કરાવો तो कृष्ण भट्ट गाम गाम के वैष्णव को पत्र लिखी के અસવાર ગાડી ખર્ચી પણ થાય એટલે કૃષ્ણ કૃષ્ણભટ્ટ ગામ ગામના વૈષ્ણવને પત્ર લખ્યો અને જે જે નું સમજ ના પડે એટલે અલગ ગાડી ગાડી બાંધી અને બધાને તે કીધું જે જે મને સમજ પડી છે એટલે એ માણસ વગરની ગાડી ને મોકલી પ્રીતિપૂર્વક સગરે વૈષ્ણવ ગુજરાત હાલર કે વેલે કરી સબન કો ન્યારો ન્યારો ઘેરા ખર્ચી દીએ એટલે બધાને બધા વૈષ્ણવ ગુજરાતના વડોદરા અમદાવાદ આ બધો જે પ્રદેશ છે તે જમાનામાં ગુજરાત કહેવાતો અને હાલાર એટલે જામનગર નો જે આખો પ્રદેશ છે એ હાલાર કહેવાય ગુસાઈજી અવારનવાર દ્વારકા પધારતા ને એટલે અમદાવાદમાં મુકામ કરતા પછી ત્યાંથી જામનગર તરફ પધારતા ત્યાં થઈને દ્વારકા પધારતા એટલે એ રસ્તામાં ઘણા બધા વૈષ્ણવો શ્રી ગુસાઈજીના સેવક બન્યા હતા એટલે ગુજરાતના અને હાલારના વૈષ્ણવને ભેગા કરીને બધાને જુદા જુદા રહેવાની વ્યવસ્થા આવવા જવાનો ખર્ચો એ બધું એમણે વ્યવસ્થા ગોઠવી જી જી છે ઉજ્જૈન તે સગરે વૈષ્ણવ શરીર કૃષ્ણભટ્ટ બિરજોશી ગોકુલ ચલે એટલે પછી ઉજ્જૈન થી થતા બધા વૈષ્ણવ સાથે કૃષ્ણભટ્ટ બિરજો શ્રી ગોકુલ આવ્યા ગોકુલ ગયા જોશીનાથ જોશીનાથજી દ્વારા આઈકે કે સમાજ સહિત શ્રીનાથજી દર્શન કરે એટલે શ્રીનાથજી દ્વારા એને બધા બધા લોકો સાથે શ્રીનાથજીના દર્શન કર્યા શ્રીનાથજી કો સામગ્રી વાઘા વસ્ત્ર આભૂષણ કો મનોરથ કરી છે ગોકુલાય એટલે શ્રીનાથજી ને સામગ્રી વસ્ત્ર આભૂષણ બધાનો મનોરથ કરીને શ્રી ગોકુલાએ શિલોની પ્રિયજી કે દર્શન કરી શ્રી ગુસાઈજી કે દર્શન કિએ એટલે શિલોની પ્રિયજીના દર્શન કર્યા અને ગુસાઈજીના દર્શન કર્યા अब श्री गुसाई जी जो कृष्ण भट्ट ने विनती करी जो महाराज એટલે શ્રી ગુસાઈજીને કૃષ્ણ ભટ્ટે વિનંતી કરી કે મહારાજ બીજો ના મનોરથ થયા છે જો સગરે વૈષ્ણવ કો માં પ્રસાદ આપને હાથ સોંપા છો એટલે બધા વૈષ્ણવને સખડી માં પ્રસાદ એમના હાથથી પરોસો ताके लिए सगरे वैष्णव के समाज सहित आपके पास आए हैं એટલે એના માટે બધા વૈષ્ણવના સમાજ સાથે તમારી પાસે આવ્યા છે આપની પાસે આવ્યા જી જી જી આપની પાસે આવ્યા છે સો આપ આજ્ઞા દેવું તો ય મનોરથ પૂરણ હોય એટલે તમે આજ્ઞા આપો આપ આજ્ઞા આપો તો આ મનોરથ પૂરો થાય તો શ્રી કૃષ્ણજી મંદિર આગળ કરે છે તો આપ આગે દેવનું સવ્ય મનોરથ પૂર્ણ હોય એટલે પછી આપ આજ્ઞા કરો તો પછી આ મનોરથ પૂર્ણ થાય તબ શ્રી ગુસાઈજી મનમાં વિચાર विचार विचारे जो गिरजो के बड़े भाग्य हैं जो ऐसे मनोरथ उठ्यो ત્યારે શ્રી ગુસાઈજીએ મનમાં વિચાર કર્યો કે ભાઈ गिरजो તો એના બહુ મોટા ભાગ્ય છે કે એમને આવો મનોરથ પડ્યો પરંતુ अब हम आज्ञा दें તો યા સમય તો બાધા નહીં એટલે કે હું હવે અમને આજ્ઞા આપું તો આ સમય કઈ બાધાનો નથી यह मनोरथ जगत में प्रसिद्ध होवे એટલે આ મનોરથ આખા જગતમાં પ્રસિદ્ધ થશે પરંતુ શ્રી આચાર્યજી ने वेद मर्यादा राखी है जो हमते लोग सगरे यह कहेंगे जो श्री गुसाई जी वेद मर्यादा के पालन हारे सगरे ब्राह्मण को પટેલ કે હાથ તો સખડી માં પ્રસાદ લેવાય પછી એમને પછી વિચાર્યું કે શાસ્ત્રજી વેદ મર્યાદો રાખી છે પછી એટલે શ્રી મહાપ્રભુજીએ તો વેદની મર્યાદા ને માન્ય રાખી છે ભક્તિ માર્ગમાં અને જો બિરજો માવજી પટેલના હાથે બધા ને મહાપ્રસાદ લેવડાવે તો એ વૈષ્ણવોમાં તો બ્રાહ્મણો પણ હોય तो एन्ना हाथ में जो ब्राह्मण वैष्णव ने जो प्रसाद नेवड़ावामा आवे तो બધાના મનમાં એમ થાય કે આ વેદની મર્યાદાને જે સુતાઈજી પાલન કરનારા છે એમણે વેદની મર્યાદાનો તોડી જે આ પ્રકાર દોષ બુદ્ધિ કરી અનેક જીવકો વિઘાર હોય આ પ્રકાર દોષ બુદ્ધિ કરી અનેક જીવકો વિઘાર હોય એટલે આ રીતે સુષુદ્ધિએ આ દોષ બુદ્ધિ થઈ ને કે વૈષ્ણવ સામાન્ય માણસ છે એમ તો નથી જોતું કે વૈષ્ણવ વૈષ્ણવને પ્રસાદ લેવડાવી રહ્યો છે એમ વિચારે છે કે બ્રાહ્મણ પટેલના હાથનું જમી રહ્યો છે તો લોકોના મનમાં આ દોષ આવે ને એ દોષ આવે તો એમનો બગાડ થાય વૈષ્ણવ નો અપરાધ થાય એવું દોષ બુદ્ધિ થાય એટલે પછી આવી રીતે પછી દોષ બુદ્ધિ કરીને પછી બધા જીવોનું બિગાડ થાય और वैष्णव को मनोरथ पूर्ण કરી ન કરીએ ન કરીએ તો પુષ્ટિ ભક્તિ કો વિરોધ હોય એટલે વૈષ્ણવનો મનોરથ પૂર્ણ ન કરીએ તો પુષ્ટિ ભક્તિઓનો ભક્તિનો વિરોધ થાય સાથે ભક્તન કે મનોરથ કો તો અવશ્ય પૂર્ણ કર્યો કર્યો થાય એટલે સંનો મનોગત જે હોય છે એ અવશ્ય પૂરું કરવું જોઈએ પાસે એવા વિચારે જો સામે મર્યાદા રહે મર્યાદા રહે पाचे यह विचारे जो जाने मर्यादा रहे भक्तन को मनोरथ पूर्ण हो सगरे वैष्णव प्रसन्न हो तो करना એટલે પછી પછી વિચાર્યું કે જેમાં મર્યાદા રહે એ ભક્તનનો મનોરથ નહીં કોમાં છે ને એટલે જે એવું કંઈક કરીએ કે જેનાથી વેદની મર્યાદા પણ રહી જાય વૈષ્ણવની ઈચ્છા પણ પૂરી થઈ જાય બંને છૂટી જાય जी जरूर तब श्री गुसाई जी ने कही जो यह मनोरथ तो श्री जगन्नाथ राय जी पुरुषोत्तम पुरी में सिद्ध हुई તો ત્યારે પછી શ્રી ગુસાઈજીએ કહ્યું કે આ મનોલોક તો શ્રી જગન્નાથરાયજી પુરુષોત્તમપુરીમાં સિદ્ધ છે થઈ શકે એટલે આ ઈચ્છા તમારી ત્યાં પૂરી થઈ શકે એટલે પછી આ ઈચ્છા તમારી ત્યાં પૂરી થઈ શકે સામે પૂર્વ મે વૈષ્ણવ હું સગરે આવેંગે ઓકે પશ્ચિમ પૂર્વના વૈષ્ણવ પર આવશે तब कृष्ण भट्ट ने दिलजो से कही जो यह मनोरथ ચલીએ તા પુરુષોત્તમ પુરી મેં તો ત્યારે પછી બીજો કહ્યું કે ભાઈ આ મનોરથ શ્રી જગન્નાથજી જગન્નાથજી અને પુરુષોત્તમ એટલે ત્યાં ઈચ્છા એટલે જગન્નાથ રાયજી એટલે જગન્નાથ રાયજી ઠાકોરજી નું નામ છે જગન્નાથ રાયજી જ્યાં બિરાજે છે એને પુરુષોત્તમ પુરી કહેવાય છે જેમ દ્વારકા પુરી મથુરા પુરી એમ જગન્નાથ પુરી અથવા પુરુષોત્તમ પુરી ત્યાં પૂરો મનોરથ હે તો સિદ્ધ હોય ગયો એટલે હું આ આખો મનોરથ છે તો આખો એ પૂરો થઈ જશે તબ બ્રિજોને કહીએ बहुत આછો પુરુષોત્તમ પુરી ચલીએ તે બ્રિજોએ કહ્યું કે બહુ સારું હવે આપણે પુરુષોત્તમ પુરી કરીએ શ્રી ગુસાઈજી હવે કૃપા કરી પધારે તો બહુ સુખ હોય એટલે શ્રી ગુસાઈજી પણ કૃપા કરી પધારે તો બહુ જ સારું થશે તો કૃષ્ણ ભટ્ટ ને શ્રી ગુસાઈજી તો વિનંતી કરી જો મહારાજ આપને કૃપા કરી કે શ્રી પુરુષોત્તમ પૂરી પધારો તો બહુ સુખ હોય ત્યારે પછી શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે કૃષ્ણદાસ ભટ્ટજીએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ અગર તમે પુરુષોત્તમ પૂરી પધારો તો સારું तब श्री गुसाई जी कहे हम पधारेंगे પધારેંગે વૈષ્ણવ પ્રસન્ન હોય તો કર્મ તો ત્યારે શ્રી ગુસાઈજીએ કીધું કે અમે તો અમે પણ આવીશું એટલે અમે પણ આવીશું ને જેમ વૈષ્ણવ પ્રસન્ન થાય તેમ કરશું મુદિત કરો આગળ આજે જે પાછે શ્રીનંદ પશ્ચિમ પશ્ચિમ કે વૈષ્ણવ બોલાય ને પછી આ શ્રીનંદ અને પશ્ચિમ ના વૈષ્ણવને બોલાવ્યા આ મોટે ભાગે શ્રીનંદ હશે શ્રીનંદ અત્યાર સુધી જે વાસુદેવદાસ છકડા અને એ બધા વૈષ્ણવની વાર્તા આવતી ગઈ આના પહેલા એ સિંહનંદના હતા એટલે અત્યારનું સિંધ પાકિસ્તાનમાં છે એટલે એ વૈષ્ણવ રહી ગયા હતા એટલે એમને પણ બોલાવે છે મથુરા કે મથુરા के वैष्णव संग ले श्री गुसाई जी सहित आगरे आए અને મથુરાના વૈષ્ણવ ને બધાને ભેગા લઈ અને ગુસાઈજી સાથે આગ્રા આવ્યા આગ્રે કે એક વૈષ્ણવ સંગ લે સમા આગરે કે વૈષ્ણવ આગ્રે કે વૈષ્ણવ સંગ લે સમાજ સહિત કાશી આય કાશી કે વૈષ્ણવ સગરે સંગ લીએ એટલે આગ્રાના વૈષ્ણવ ને બધા ને સાથે લઈ કાશી આવ્યા અને કાશી થી બધા વૈષ્ણવ ને લી- અ, સાથે લીધા યા પ્રકાર ગામ ગામ કે વૈષ્ણવ સંગ લીએ એટલે આવી રીતે બધા ગામના વૈષ્ણવ ને સાથે લીધા तो जाही गांव में उतरे तहाँ नित्य नई नई सामग्री के मनोरथ गाम गाम के वैष्णव के डेरा नियारे नियारे થાળે હોય જે ગામમાં ઉતરે તે બધા ગામમાં અલગ અલગ સામગ્રી કરે અને જે જે વૈષ્ણવ કે ડેરા ન્યારે ન્યારે ઠાડે હોય એટલે એટલે બધા જે જે ગામના વૈષ્ણવ હોય ગામ પ્રમાણે એમની અલગ અલગ તંબુ તાણ થાય તેરા એટલે તંબુ કેમ્પ હાજર કહાં નિયારે નિયારે કીર્તન વાર્તા શ્રી ગુસાઈજી કો નિત્ય નય મનોરથ એટલે ત્યાં અલગ અલગ કીર્તન વાર્તા રોજ કરતા અને ગુસાઈજીને નવો ગુસાઈજીને નવો નવો મનોરથ કરતા વ્યાપારી અપૂર્ણ ગાડી સીધા સામાન કે લીએ સંગ ચલે એટલે વેપારીઓ તે પોતાની ગાડી અને સીધો સામાન લઈને ભેગા હાલે તેના હમ તો સગરે વૈષ્ણવ કે હૃદય में આનંદ એટલે બધા વૈષ્ણવના હૃદયમાં આનંદ થાય નિત્ય શ્રી ગુસાઈજી કો દર્શન એટલે રોજ ગુસાઈજી ના દર્શન થાય નિત્ય નય ઉત્સવ રોજ નવા ઉત્સવ કરે जैसे श्री कृष्ण की અસવારી દ્વારિકા में निकसे या प्रकार को એટલે જેવી રીતે દ્વારકામાં કૃષ્ણ અલગ અલગ મનોરથ થતા હોય તેવી રીતે નહીં અસવારી એટલે વરઘોડો હોય ને સવારી જેમ નીકળે એવી રીતે એવી રીતે આ વૈષ્ણવોનો સંઘ શ્રી ગુસાઈજીની સાથે જગન્નાથપુરી તરફ નીકળ્યો આજે બુઢે આજી કો અસવારી ભાતી ભાતી કી એટલે જે બુઢા હોય અને તે બધાની અલગ અલગ રીતે તે ચાલતા હોય નહીં એટલે એમને જુદી જુદી પ્રકારની સવારી સવારી એટલે એમને ઘોડાગાડી કે ઊંટ ગાડી બળદ ગાડી બકરા ગાડી એ એમ જુદા જુદા પ્રકારની એક સવારી એમને આપતા કોઈ પાલખી હોય કોઈને કાવડમાં લઈ જાય આજે જે ચાર ગામ મેં ઉતરે ચાર ગામ કે લોક અનેક સુખી ભય દ્રવ્યાદિક છો જે ગામમાં તે ઉતરે તે ગામના વૈષ્ણવ એકદમ સુખી થઈ જાય નહીં નહીં એ ગામના લોકો કેમ કે આટલો મોટો સંઘ આવીને રોકાય તો બધી ખરીદી પણ કરવી પડે ને એટલું બધું સાથે લઈને તો તે જમાનામાં જઈ ન શકાય એટલે જ્યાં પણ જાય ત્યાંથી લોકો ખરીદે અનાજ કપડાં પોતાની જોઈતી જરૂરિયાતની વસ્તુઓ એટલે એમને સારો ધંધો મળી જાય તો એ લોકોને પૈસા સારા મળે તો સુખી થઈ જાય હાજી યા ગામ ગામ વૈષ્ણવ સંઘ સાથે લઈ અને પુરુષોત્તમ પૂરી આવ્યા શ્રી જગન્નાથજી કે દર્શન કીએ એટલે જગન્નાથજી ના દર્શન કર્યા નાના પ્રકાર કે સખડી અનસખડી સામગ્રી કરાય એટલે અલગ અલગ પ્રકારની સખડી અને અનસખડી ની સામગ્રી કરાવી અનસકડી એટલે શું એટલે મોહનથાળ બુંદી જલેબી વાહ શું વાત છે ઇન્સ્ટન્ટ જવાબ હા ફોર રહી ગયો ઇમ્પોર્ટન્ટ पाछे बीजों ने श्री गुसाई जी को अपने हाथ से सखड़ी अनसगड़ी को थाल साजी के ભોજન કર્યો એટલે કરાયો એટલે પછી બીજો એ પોતાના હાથથી ગુસાઈજીના થાળમાં સખરી અને અણચકડી મૂકીને ગુસાઈજી પાસે તે ભાત મૂકલો એટલે ભોજન કરાવ્યું ભોજન કરાવ્યું પાછે સગરે વૈષ્ણવ પણ કો બીજો પરોશી કે પ્રેમ ને મગન હે ગઈ એટલે બધા વૈષ્ણવને પછી બીજો પોતા પોતાના હાથથી પ્રસાદ ભર્યો અને પ્રેમમાં મગન થઈ ગઈ આનંદ કે આંસુ નેત્ર ને ભરે એટલે ખુશીથી આંખમાં આંસુ આવી ગયા એ સગરી ને ફૂલકાવલી ભઈ જે છે ફૂલકાવલી એટલે એટલે આપણા રોમાંચથી આપણા રૂવાણા ઊભા થઈ જાય ને હે ઓર મનમાં એ કીધું કે ગુસાઈજી ધન્ય છે અને કૃષ્ણ ભટ્ટ એકદમ ભગવદીય વૈષ્ણવ છે જો મોકો યા સુખ કો અનુભવ કરાયો કરાય એટલે મને આ સુખ નો અનુભવ કરાવ્યો आखिर कुछ कुछ दिन पुरुषोत्तमपुरी में रही के नित्य नए मनोरंजन नाना प्रकार की सामग्री के જાવે પછી રોજ પુરુષોત્તમ એટલે થોડાક દિવસ પુરુષોત્તમપુરીમાં રહી અલગ અલગ પ્રકારની સામગ્રી અને રોજ નવા મનોરથ કરતા જ્યાં વૈષ્ણવ જો રૂકે તો લેવાય એટલે વૈષ્ણવ ને જે મન થતું તે પ્રસાદ લેવડાવતા પાછે પુરુષોત્તમ પુરી જો સૌ સમાજ સહિત ચલે તો વાહી પ્રકાર પ્રતિ નિત્ય નહીં એટલે પછી આ પુરુષોત્તમ પુરી થી બધા વૈષ્ણવ ને લઈ અને ત્યાંથી ગયા અને બધા ગામમાં એટલે જેવી રીતે આવ્યા હતા તેવી રીતે જ પાછા ગયા એસે કરતથી ગોકુળ આવ્યા એટલે આવી રીતે ગોકુલ આવ્યા અછુક દિન ગોકુળ શ્રીનાથજી દ્વારા રહી નાના પ્રકાર કે મનોરથ કી એટલે થોડા દિવસ શ્રીનાથજીના દ્વારે રહી એટલે અહીંયા રહી અને અલગ અલગ પ્રકારના મનોરથ કર્યા પાછળ દ્રવ્ય બચ્યો તો બીજો ને શ્રી ગુસાઈજી કી ભેટ કયો ને પછી જેટલો દ્રવ્ય બચ્યો તે ગુસાઈજીને ભેટ કરી દીધો બીજો તબ શ્રી ગુસાઈજી બીજો કે ઉપર બહુ જ પ્રસન્ન ભળે એટલે ત્યારે ગુસાઈજી બીજોના ઉપર બહુ પ્રસન્ન થયા જો અલૌકિક વૈષ્ણવ કો મનોરથ મનોરથ કયો એટલે અલૌકિક વૈષ્ણવ એટલે અલૌકિક અને વૈષ્ણવનો મનોરથ કર્યો નહીં એટલે વૈષ્ણવોનો અલૌકિક મનોરથ કર્યો એમ અલૌકિક ક્યાં જોડાશે પાછે બીજો શ્રી ગુસાઈજી તો વિદા હોય કે સમાજ સહિત ઉજે નહીં એટલે પછી બીજો ગુસાઈજી વિદા લઈ અને સમાજ એટલે બધા વૈષ્ણવ ભેગું ઉજ્જૈન આવ્યા સગરે વૈષ્ણવ પ્રીતિપૂર્વક મહાપ્રસાદ લેવાય ખર્ચી ન હતી તિનકો ખર્ચી વસ્ત્ર પાત્ર બે સંબંધો પ્રસન્ન કરી બીજા છીએ એટલે બધા વૈષ્ણવ ને પ્રીતિ પ્રેમ થી મહાપ્રસાદ લેવડાવી તેની જેટલી ખર્ચી હતી તે ખર્ચી દઈ અલગ અલગ વસ્ત્ર દઈ અને બધાને પ્રસન્ન કરીને વિદા કર્યા તો બીજો પ્રશ્ન ભટ્ટ કે સંતે ભલી વૈષ્ણવ હોય એટલે બીજો પ્રશ્ન ભટ્ટ ના સમથી ભલે વૈષ્ણવ થાય સગરે વૈષ્ણવો શ્રી ગુસાઈજી ઊંચો પ્રસન્ન રહેશે શ્રી ઠાકોરજી સાનું ભાવતા જણાવશે અને બધાય વૈષ્ણવ અને ગુસાઈજી તેનાથી પ્રસન્ન હતા અને ઠાકોરજી તેને સાનુભાવતા જણાવતા તો માવજી પટેલ બીજો શ્રી આચાર્યજી કે કૃપા પાત્ર ભગવદીય છે સાથે હા સાથે એની વાત ગાંઠ આવી ગઈ એટલે માવજી પટેલ અને બીજો મહાપ્રભુજીના એવા કૃપા પાત્ર ભગવદીય હતા કે તેની વાત ક્યાં સુધી કીધી સુંદર હો ચલો ત્રણે જણાએ ભેગા થઈને બહુ સારી રીતે કરી પણ આજે આ પ્રસંગ લાંબો છે એટલે આપણે એની ચર્ચા આવતીકાલે કરીશું એક વખત પુનરાવર્તન કરીને હવે અત્યારે અમારે સાધન પ્રકરણનો સ્વાધ્યાય શરૂ થશે તો તમે લોકો હવે જઈ શકો છો ઠીક છે ચાલો